जगन्नाथ અંતમાં શ્રી કૃષ્ણ સાધારણ કૃપા કરે છે ત્યારે વધારે ધન આપે પણ પરમાત્મા જીવ પર અતિશય કૃપા કરે છે ત્યારે મનને શુદ્ધ કરે મન બગડ્યું છે મન બહુ મેલું છે તેથી દુઃખ વધ્યું ધન મળે તો થોડું સુખ મળે છે જેનું મન ગંગાજ જેવું અતિ શુદ્ધ અને શાંત છે એને બહુ સુખ મળે છે મન શ્રી કૃષ્ણથી દૂર જાય ત્યારે બહુ બગડે જેનું મન ભગવાનના ચરણ મારે જેનું મન શ્રી કૃષ્ણના નામ મારે છે જેનું મન શ્રી કૃષ્ણની લીલા મારે છે જેનું મન પ્રભુના ધામ મારે છે એનું મન બગડતું નથી મન શ્રી કૃષ્ણથી દૂર જાય ત્યારે બહુ બગડે વૈષ્ણવ તે છે કે જે મનથી ભગવાનના ધામમાં રહે જેનું મન ગોકુળ વૃંદાવનમાં રહે છે એ જ વૈષ્ણવ છે મનને શ્રી કૃષ્ણથી દૂર જવા દેશો નહીં ભગવાન જયારે અતિશય કૃપા કરે છે ત્યારે જ આ બગડેલું મન શુદ્ધ થાય તમારા ભગવાનને વારંવાર વંદન કરીને કહેજો મારું મન બહુ બગડ્યું મારું મન પાપ કરે છે મારું મન સંસારનું ચિંતન કરે છે હું મનને હાચવી શકતો નથી અનેક વાર માનવને ખબર પડે છે મન હવે હાથમાં નથી મન પાપ કરે છે દેખાય છે છતાં માનવે મનને પાપ કરતા કરી શકતો નથી અનેક જન્મથી આ મન પાપ કરતું આવ્યું છે મનને પાપ કરવામાં મજા આવે અને પાપ કરવામાં સુખનો ભાસ થાય છે ભગવાનને કહેજો કે મારું મન બહુ બગડ્યું આ જગત બગડ્યું નથી માનવનું મન બહુ બગડ્યું કદાચ જગત બગડ્યું હોય તો આ બગડેલા જગતને કોણ સુધારી શકે તમે મનને સુધારશો તો આ જગતમાં બગડેલું કંઈ દેખાશે જ નહીં માનવનો જન્મ બગડેલા મનને સુધારવા માટે પશુ પક્ષીઓ મનને સુધારી શકતા નથી પશુઓમાં અતિશય અજ્ઞાન હોય માનવ મનને સુધારી શકે સુતરી સાવધાન કરે નારદજીએ વ્યાસ મહર્ષિને પૂર્વજન્મનું ચરિત્ર સમાવ્યું કોઈ પણ જીવ પ્રેમ કર્યા વિના રહી શકતો નથી આ જીવ જગત સાથે પ્રેમ કરીને જ દુઃખી થયો પરમાત્મા સાથે પ્રેમ કરે એવી કથા કરો કે કથા સાંભળનારને પ્રભુમાં પ્રેમ જાય પ્રેમમાં તરબોળ થઈને તમે કથા કરશો તમને શાંતિ મળશે કથા સાંભળનારને પણ શાંતિ મળશે કલયુગના જીવોનો ઉદ્ધાર કરવા માટે તમારો અવતાર થયો વ્યાસ મહર્ષિએ ભાગવત શાસ્ત્રની રચના કરી છે સમાધિમાં જે દેખાયું છે તે વ્યાસજી બોલ્યા સમાધિમાં સત્યનો સાક્ષાત્કાર થાય જે સત્ય છે એ જ સમાધિમાં દેખાય રામાયણ માનો આંખને જે દેખાય છે ને સાચું સમજે આંખને તો ખોટું પણ દેખાય જાદુગર જાદુના ખેલમાં રૂપિયાનો ઢગલો બતાવે આંખને રૂપિયા દેખાય પણ એ માટી છે એ રૂપિયા નથી અને રૂપિયા સાચા હોય તો એ શું કરવા માંગે આંખને ખોટું પણ દેખાય આંખ બંધ કરીને પરમાત્માનું ધ્યાન સ્મરણ કરતા જે જગતને ભૂલે છે સમાધિમાં સત્યનો સાક્ષાત્કાર થાય વ્યાસ નારાયણને સમાધિમાં જે દેખાયું અને તે વ્યાસજી બોલ્યા છે બે પ્રકરણ પૂરા થયા હવે ત્રીજું પ્રકરણ શરૂ થાય શ્રી સુખદેવજી મહારાજ ઉત્તમ વક્તા છે અને પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે વાણી અને વર્તન જેનું એક છે એને ઉત્તમ વક્તા માન્યો છે સંતો જે કંઈ બોલે છે એ અનુભવ કરીને બોલે સમર્થ સદગુરુ રામદાસ સ્વામીએ દાસબોધમાં લખ્યું છે આધિકેલે અને મગ સાંગીતલે આ બધું મેં કર્યું છે અનુભવ્યું સાધારણ માનવ બોલે છે તે કોઈ પુસ્તકમાં વાંચેલું બોલે કોઈનું સાંભળેલું હોય તે માનવ બોલે છે પણ સંત બોલે છે ત્યારે એમનું જ્ઞાન ક્રિયાત્મક હોય સાધારણ માનવનું જ્ઞાન શબ્દાત્મક હોય જ્ઞાન પ્રમાણે ક્રિયા કરે તો જ શબ્દમાં શક્તિ આવે ધ્યેની અને કરણી જેની એક છે એને ઉત્તમ વક્તા માન્યો સુખદેવીમાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આ ત્રણે પરિપૂર્ણ દિવસમાં રાજાને મુક્તિ આપી સુખદેવી મહારાજ ઉત્તમ વક્તા ત્યાગ વિના શબ્દમાં શક્તિ આવતી નથી शृङ्गयानाम् वीरेष्वथो वीरगतिम् गतेषु वृकोदराविद्यगदाभिमर्श भगनोरुदण्डे धृतराष्ट्रपुत्रे જ્ઞાન જ્યાં સુધી શબ્દાત્મક છે ત્યાં સુધી માથે બોજો છે જ્ઞાન શબ્દાત્મક છે ત્યાં સુધી અભિમાન મળતો નથી જ્ઞાન ક્રિયાત્મક બને ત્યારે અભિમાન મળે છે શુક્લજી મહારાજ બોલ્યા છે એનો પરિપૂર્ણ અનુભવ કર્યો જેનું જ્ઞાન ક્રિયાત્મક છે એના જ ઉપદેશની મન ઉપર અસર થાય જ્ઞાન પ્રમાણે ક્રિયા કરો તમે જે જાણો છો એ જીવનમાં ઉતારો જ્ઞાન પ્રમાણે જે ક્રિયા કરતો નથી ક્રિયા પ્રમાણે એનું જ્ઞાન થઈ જાય છે બધા જાણે છે કે સાચું બોલવું જોઈએ બધા સાચું બોલતા નથી થોડો લાભ થતો હોય ને તો જજ જૂઠું બોલશે જુઠ્ઠું બોલતા મનમાં ખટકો તો લાગે છે પણ પછી મનને સમજાવે છે થોડું તો જૂઠું બોલવું જ પડે જ્ઞાન પ્રમાણે ક્રિયા ન કરે તો ક્રિયા પ્રમાણે જ્ઞાન થઈ જાય સંતોનું જ્ઞાન એ શબ્દાત્મક નથી હોતું એ અનુભવાત્મક હોય સંતો જે કંઈ બોલે છે એ જીવનમાં ઉતારે એકનાથ મહારાજના ચરિત્રમાં એક કથા આવી એકનાથ મહારાજ પાસે એક વિધવા અને તે બાળકને લઈને ત્યાં ગઈ અને કહ્યું કે મહારાજ તમારા વખાણ સાંભળ્યા છે તમે સંત છો આ બાળક પૂર્ણ કોઈ જ ખાય છે એને બીજું કંઈ ભાવતું જ નથી હું ગરીબ છું બે ચાર વાર મેં પૂરણપોળી ખવડાવી રોજ કેવી રીતે ખવડાવું તમે એને એવો આશીર્વાદ આપો કે આ પૂરણપોળીને ભૂલી જાય કોઈ દિવસ માગે નહીં એકનાથ મહારાજના ઘરમાં શ્રી વિઠ્ઠલનાથજીની સેવા ઠાકોરજીના માટે રોજ પૂરણપોળી થાય ભગવાનને અર્પણ કર્યા પછી મહારાજ પણ પ્રસાદ લેતા હતા મહારાજ એ વિચાર કર્યો કે હું પૂરણપોળી ખાઉં છું અને બાળકને કેવી રીતે કહું કે તું માગીશ નહીં ભૂલી જાઓ મારાથી એવું કેમ કહેવાય હું કહું છું માતાજીને હાથ જોડ્યા અને કહ્યું આજે તો હું એવો આશીર્વાદ આપી શકતો નથી ત્રણ ચાર દિવસ થયા પછી તમે આવો તો એને એવો આશીર્વાદ આપ્યો વિઠ્ઠલનાથજી મહારાજને વંદન કરીને કહ્યું તમારી ઈચ્છાથી જ આ પ્રસંગ ઉભો થયો બાળકને મારે એવો આશીર્વાદ આપવો છે આજથી હું મિષ્ટાન્નનો ત્યાગ કરું આજથી હું કોઈ દિવસ મિષ્ટાન્ન નહીં ખાઉં મારે એવો આશીર્વાદ આપવો છે મહારાજે એવી પ્રતિજ્ઞા કરી મિષ્ટાન્નનો ત્યાગ કર્યો કોઈ દિવસ નહીં ખાવ મહારાજની એ પ્રતિજ્ઞા જીવનમાં છેલ્લા શ્વાસ સુધી એ કાયમ રહી મહારાજને કોઈ પ્રસાદ આપે તો એ પ્રસાદ હાથમાં લે એ પ્રસાદને વંદન કરીને બીજાને આપી દે એટલે પ્રસાદ લીધો કહેવાય તમને કોઈ વ્રત હોય અને વ્રતના દિવસે કોઈ પ્રસાદ આપે ને તો ના પાડશો નહીં પણ જ્ઞાનીને વ્રતનો ભંગ કરવાની જરૂર પણ નથી કોઈ પ્રસાદ આપે તો તે પ્રસાદ લેજો એને વંદન કરો આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે નાકથી વાસ લે તો પ્રસાદ લીધો કહેવાય એ પ્રસાદ લઈને બીજાને આપી દેજો ખાશો નહીં મહારાજની પ્રતિજ્ઞા હતી નિષ્ઠાન નહીં ખવું કોઈ પ્રસાદ આપે તો લેતા હતા પણ લેતા હતા એટલે હાથમાં લઈને વંદન કરીને બીજાને આપી દે પ્રસાદ પણ પ્રમાણમાં અને વિવેકથી લેવાનો કેટલાક લોકો તો પ્રસાદ આવે ને તો એકદમ તૂટી જ પડે પ્રસાદ આવે પ્રસાદ આવે પ્રસાદ આવે તો શું થયું પ્રસાદ એટલો જ લેવાનો છે કે તન અને મન પ્રસન્ન રહે શાંત રહે વધારે પ્રસાદ ખાય સારું નથી તીર્થ જેમ આશ્રમનીથી જ લેવાનું છે લોટો ભરીને કોઈ તીર્થ પી જાય એ તીર્થનું અપમાન છે તીર્થ એ કંઈ પાણી નથી તીર્થ જેમ આશ્રમનીથી લેવાનું તેમ પ્રસાદ પણ વિવેકથી પ્રમાણથી લો પેટમાં પ્રસાદ રહ્યા પછી આળસ ના આવે પેટમાં પ્રસાદ રહ્યા પછી મન બગડે નહીં ભક્તિમાં પ્રમાણ થાય નહીં કેટલાક લોકોને પાન સોપારી ખાવાની કુટેવ બહુ હોય તો ઠાકોરજીને પંદર વીસ પાન ધરાવી રાખે અને તે પ્રસાદી પ્રસાદી પ્રસાદી કરીને આખો દિવસ પાન ખાય બહુ પાન ખાય ને એના દાંત બગડે એની જીભ બગડે આપણા શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે જે માણસ બહુ પાન ખાય છે એનું મન પવિત્ર રહેતું જ નથી